શ્લોક નંબર નાઇન્ટી ફોર તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રીવાસુદેવમાહાત્મ્યમ સ્કાંદવૈષ્ણવખંડમ તથા ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય મહાભારતના ભીષ્મ પર્વમાં પ્રસિદ્ધ અઢાર અધ્યાયની બ્રહ્મવિદ્યારૂપ શ્રી ભગવદ્ ગીતા આ પાંચમું શાસ્ત્ર છે તેની વિશેષતા એ છે કે સાક્ષાત ભગવત મુખારવિંદથી નીકળેલી છે આત્મસ્વરૂપ યથાત્મ્યને અનુરૂપ સર્વોત્કૃષ્ટ પ્રપત્તિ પ્રપત્તિ પરતા એ ગીતામાં વિશેષ છે અને મહાભારતના ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્રની આગળ વિદુરજીએ કહેલી નવ અધ્યાયની વિદુર આ છઠ્ઠું શાસ્ત્ર છે વક્તાની વિલક્ષણતા અર્થાત સત્વ પ્રચુર અંતઃકરણવાળાપણું અને ધર્મપરાયણતાવાળા વક્તા છે એ વિદુર વિશેષતા છે સાત ખંડવાળા સ્કંદ પુરાણના રાજનીતિમાં પીડ્યા પછી ધર્મ બહુ એને અડે નહીં એટલા માટે આ એની વિશેષતા છે વિદુરજી રાજનીતિ જાણનારા હતા તો પણ અતિ ધર્મિષ્ઠ હતા અને અતિ ભગત હતા રાજકારણમાં પીડ્યા પછી ભક્તિ અને ધર્મ એને અડે એમ ન અડે અડતા હોય તો વ્યાજે સાત ખંડવાળા સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય નામે નરનારાયણ ભગવાને કહેલું બત્રીસ અધ્યાયવાળું આ સાતમું શાસ્ત્ર છે પરબ્રહ્મભૂત દેવતા પ્રતિપત્તિ જે અક્ષરધામ અક્ષરધામાધિપતિ છે પ્રગટ પુરુષોત્તમ છે તેની પ્રતિપત્તિ કરાવવી તે તેમાં વિશેષ છે પ્રતિપત્તિ એટલે શું એની પ્રતિપત્તિ કરાવી પ્રતિપત્તિ કરાવી એટલે શું થાય તમે શું સમજ્યા કઈ ન સમજ્યા પ્રતિપત્તિ કરાવી એટલે ઓળખાણ ઓળખાણ કરાવી પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવી એ વાસુદેવ મહાત્માનું વિશેષતા છે એટલે મહારાજ વાસુદેવ મહાત્માને બહુ એમ કે કીધું કે એમને બહુ ગમે છે વાસુદેવ મહાત્મા જેવો ગ્રંથ નથી કારણ કે એમાં ભગવાનના ભગતને વર્તવાની રીત કીધી છે એટલે એ રીત ઉપરથી ભગત ઓળખાય ને એની ઉપરથી પછી ભગવાન ઓળખાય બધી રીત ભગવાનની રીત ભગતની રીત કીધી છે શ્લોક નંબર નાઇન્ટી ફાઇવ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતિ એતાન્યષ્ટમમેષ્ટાની સત્શાસ્ત્રાણી ભવંતિ અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે આઠ સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે દેવરાત નામે બ્રહ્મર્ષિ હતા તેમના પુત્ર યાજ્ઞવલ્ક્ય ઋષિ થયા નષ્ટ ભ્રષ્ટ થઈ ગયેલી અથવા છિન્ન ભિન્ન થઈ ગયેલી શાખાઓમાં રહેલા ધર્મને યાજ્ઞવલ્ક્ય ઋષિએ યોગના બળથી સ્મૃતિમાં લાવીને રચેલો ગ્રંથ તે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહેવાય છે તે આઠમું શાસ્ત્ર છે તેના કરતાં ઋષિ બ્રહ્મવિદોમાં અગ્રેસર છે તેમાં આત્મવિ તેમાં આત્મવિસરનું આધિક્ય છે આત્મવિચાર છે કે વિતત્વ તેમાં આત્મ વિચારનું આધિક્ય છે તેમજ યાજ્ઞવલ કે ઋષિ છે કે બહુ અધ્યાત્મ વિતત્તા ને એટલે એની વિશેષતા છે માણસ જે જેમાં જે વધારે હોય એનો પ્રભાવ એમાં પડે ભલે નહીં અધ્યાત્મના બહુ ખા હતા તો ધર્મનો નિર્ણય આપે તો એમાં એનો પ્રભાવ પીડે વિને રહે નહીં પોતે બધા હરખી એક જ ક્રિયા કરે પણ કોઈક નામ ડાપણ વધારે હોય તો ડાપણ ઝલકાય વિને રે ડાપણ એમાં ઝલકાય એમાં અધ્યાત્મ હોય તો અધ્યાત્મ હોતે ઝલકાય એમાંથી અધ્યાત્મ એમાં બહુ પીડ્યું હોય તો એ ક્રિયા કરે તો એમાં અધ્યાત્મ ઝલકાય એટલે અધ્યાત્મવાદી હતા એટલે આ એની વિશેષતા છે ધર્મ સ્મૃતિઓ તો ઘણી છે આ બધી વિશેષતા તેના કરતા ઋષિ બ્રહ્મવિદોમાં અગ્રેસર છે તેમાં આત્મવિચારનું આધિક્ય છે તેમજ તેમાં યતિ ધર્મનિરૂપણ પ્રસંગે આત્મ સ્વરૂપ મુક્તિના ઉપાયો તથા અર્ચિરાદી માર્ગોનું નિરૂપણ તે બીજી સ્મૃતિઓ કરતાં વિશેષ છે શ્રીહરિએ અહીંયા કહ્યું છે કે ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એમ ધર્મશાસ્ત્ર અંતર્ગત સ્મૃતિ એવું કીધું છે એટલે ધર્મશાસ્ત્ર અંતર્ગત સિવાય બીજી કોઈ હોતી યાજ્ઞવલ્કની ઋષિની સ્મૃતિ હશે એવો અર્થ એમ ધર્મશાસ્ત્રના મધ્યમાં એવું કહેવાથી તે યોગ સ્મૃતિથી ઋષિથી તેવી સ્મૃતિ પણ હશે તેનાથી જુદી પડી જાય છે યોગ સ્મૃતિ હોતે એને લખી છે એવું કહેવાનું એમ છે યાજ્ઞવલ્કે ઋષિએ એની એક આ ધર્મશાસ્ત્ર અંતર્ગત આ સ્મૃતિ ધર્મ સ્મૃતિ અને યોગ સ્મૃતિ બે લખ્યા છે એટલે યોગ સ્મૃતિ છે એ અમને એટલી બધી પ્રમાણ નથી આ આ એક જ છે આ આઠ સત્શાસ્ત્ર છે તે પરમાત્માની સ્વરૂપની સત્યતાનું પ્રતિપાદન કરે છે માટે તે સત્શાસ્ત્ર છે આ બધા સત્શાસ્ત્ર જીવોનું હિત કરનારા હોવાથી અમને ઇષ્ટ છે શ્લોક નંબર નાઇન્ટી સિક્સ સ્વહિતે છોભિરેતાની મચ્છિષ્યે સકલેરપી श्रोतव्यान्यथ પાઠ્યાની કથનીયાની ચ દ્વિજયઃ અને પોતાનું હિત ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા તેમની કથા કરવી તમે મહારાજના કેવા શિષ્ય છો અમારા શિષ્યો કેવા વિશેષણ હું આપ્યું હું વિશેષણ મત્સ્ય એ હા હું વિશેષણ શું આપ્યું એવા અમારા શિષ્ય કેવા કેવા શિષ્ય હે તો તમે ઈચ્છો છો કે નહીં તમારું હિત તમારું હિત તમે ઈચ્છો છો કે નહીં હે તો ખાલી હા પાડે એમ હિત ઈચ્છતા હોય તો એને શું કરવાનું અભ્યાસ કરવાનો શાસ્ત્ર શું કરવાનું નકરો અભ્યાસ ક્યાં એમ જોઈને બોલો તો કઈ વાંધો નહીં શું કરવાનું એને સાંભળવા ભણવા ભણાવવા એને વાંચવા સાંભળવા ભણવા તે છું વીરેતાની મત શિષ્ય સકલય રપી શ્રોતવ્યાની અથ પાઠિયાની કથનિયાની બધું કરવાનું હવે તમે કેવું ગીત ઈચ્છો છો તમારું ઓલું વાસુદેવમાં તમે ભાડ્યું જ તમે હે યાજ્ઞ ઋષિની સ્મૃતિ ભાળી છે તમે પુસ્તકમાં કે તો ભાળીએ નથી તો પછી તો હિત કેવી રીતે ઈચ્છો છો તો તમે મહારાજના કેવા શિષ્ય છો અમારું હિત નહીં ઈચ્છતા એવા અમારા શિષ્ય પોતાનું હિત નહીં ઈચ્છતા એવા અમારા શિષ્ય એ બરાબર અને પોતાનું હિત ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા તેમની કથા કરવી પોતાનું હિત કલ્યાણ ચાહનારા ચારે વર્ણના મારા આશ્રિત ભક્તજનોએ આ આઠ સત્શાસ્ત્રોને સાંભળવા અને ત્રૈવર્ણિક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ભક્તોએ ભણવા તથા ભણાવવા અને તેના અર્થોનું વિવેચન કરીને કથા કરવી આ શ્લોકમાં અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સત્શાસ્ત્ર જે તે સાંભળવા આવા વાક્યો છે તેનો અર્થ એમ સમજવો કે મારા આશ્રિત શૂદ્રોએ વેદો સિવાયના સત્શાસ્ત્ર સાંભળવા કારણ કે શૂદ્રોએ વેદમંત્ર સાંભળવાનો અધિકાર નથી આગળ શ્લોક નંબર ત્રેવીસમાં પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો એમ કહી ગયા છે સ્કંદપુરાણમાં શુદ્રોને વેદ સાંભળવાનો નિષેધ કર્યો છે વેદ શ્રુતૌ નાધિકાર ક્વચિત શુદ્રશ્ય વિદ્યતે પુરાણ શ્રવણે ત્વસ્તિ દેવ બ્રાહ્મણ સન્નિધો શુદ્રોને વેદ સાંભળવાનો ક્યારેય અધિકાર નથી દેવ અને બ્રાહ્મણોની હાજરીમાં પુરાણ સાંભળવાનો અધિકાર છે શુદ્રો વર્ણ ચતુર્થોપી વર્ણત્વાદ ધર્મ ધર્મમર્હતી વેદમંત્ર સ્વાધા વેદમંત્ર સ્વધા સ્વાહા વસટકારાદિભીર વિના શુદ્ર ચોથો વર્ણ છે તેથી જ તે ધર્મકાર્યનો અધિકારી છે પણ વેદમંત્ર સ્વધા સ્વાહા અને વસટકાર સિવાયના ધર્મકામમાં ધર્મકર્મમાં શુદ્રોને અધિકાર છે શુદ્ર જો વેદમંત્રને સાંભળે તો તેને માટે શ્રુતિએ દંડ કહ્યો છે દુઃખ સાથે કહેવું પડે છે કે જો શુદ્ર વેદમંત્રને સાંભળે તો કલય અને લાખ લાખના રસથી તેના કાન ભરી દેવા જાતિથી ભ્રષ્ટ થવાનું પણ કહે છે શુદ્ર જો કપિલા ગાયનું દૂધ પીવે બ્રાહ્મણીનું ગમન કરે કે વેદમંત્રના અક્ષરોનો વિચાર કરે તો તે ચાંડાળ થઈ જાય છે આ કારણથી જ આ કારણથી જ પરાશર મુનિએ આ કારણથી જ પરાશર પુરાણમાં શૂદ્રોને વેદ દ્વારા જ્ઞાનોપદેશ કરવાનો પણ નિષેધ કર્યો છે ન શુદ્રાય પરિજ્ઞાનમ દદ્યાદ વેદ મુખેન તું શૂદ્રોને વેદ દ્વારા જ્ઞાનોપદેશ ન કરવો શૂદ્રોને પુરાણ સાંભળવાનું વિધાન કર્યું છે તેથી પુરાણોની અંદર આવતા વેદમંત્રને શૂદ્ર સાંભળે તેનો દોષ નથી આવું કમલાકર ભટ્ટે કહ્યું છે ઋષિઓએ રચેલા પુરાણો આદિને ભણાવવાનો ભણવાનો શૂદ્રને અધિકાર નથી ઋષિઓ વેદમંત્રની જેમ જ પુરાણોને રચે છે પુરાણો છંદો વેદોના જેવા જ છે વ્યાસજીએ પોતાના શિષ્યોને ચાર વેદો અને પાંચમા ભારતનું અધ્યયન કરાવ્યું ભારતમ પંચમો વેદ ભારત પાંચમો વેદ છે ઇતિહાસ પુરાણાની પંચમો વેદ ઉચ્યતે ઇતિહાસ અને પુરાણો પાંચમો વેદ કહેવાય છે આવા બધા સ્મૃતિ વચનોથી જણાય છે કે પુરાણો અને ઇતિહાસ વગેરે ઋષિઓએ રચ્યા છે તેથી તે વેદોને તુલ્ય છે શ્રી શંકરાચાર્યજીએ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના ભાષ્યની સમાપ્તિ વેળાએ કહ્યું છે કે શુદ્ર સુખી થાય છે તે માત્ર શ્રવણ કરીને જ સુખી થાય છે પણ પઠન કરવારૂપ જપ યજ્ઞથી નહીં તેથી જ તસ્માત શુદ્રો અયજ્ઞેન અયજ્ઞેના તેથી જ શુદ્ર યજ્ઞને યોગ્ય નથી આવી શ્રુતિ છે વેદોનો સ્વાધ્યાય ન કરે તેને માટે યજ્ઞ પણ નિષિદ્ધ છે આવું મહાભારતના ઉદ્યોગ પર્વમાં વચન છે મહાભારત મોક્ષ ધર્મનું ચારે વર્ણને સાંભળવું શ્રાવયે ચતુરો વર્ણન આ વાક્ય શૂદ્રને માત્ર સાંભળવાનું જ કહે છે પણ ભણવાનું કહેતું નથી હરિવંશમાં પર્વાનું કીર્તન પ્રસંગે કહ્યું છે કે સુગતિ મિયા શ્રવણાચ શૂદ્ર જાતિહી સાંભળવાથી શુદ્ર જાતિ સદગતિને પામે છે નિર્ણય સિંધુમાં પુરાણાધિ પુરાણાધિકારના વિવેચન પ્રસંગે ભવિષ્યોત્તર પુરાણના વચન કહ્યા છે કે અધ્યેતવ્યમ બ્રાહ્મણેન વૈશ્યન ક્ષત્રિયેણ ચ શ્રોતવ્યમ શ્રોતવ્યમ એવ શુદ્રેણ નાધ્યેતવ્યમ કદાચન શ્રોતમ સ્માર્તમ ચ વૈધર્મમ ધર્મમ પ્રોક્તમ અસ્મિન નૃપોત્તમ તસ્માત શુદ્રેર વિના વિપ્રમ ન શ્રોતવ્યમપી ક્વચિત દેવાર્ચામ પુરતઃ કૃત્વા બ્રાહ્મણાશ્ચ નૃપોત્તમ શ્રોતવ્યમ એવ શુદ્રેણ તથાન્યેશ્ચ દ્વિજાતિભિ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યે પુરાણશાસ્ત્ર ભણવું શુદ્રે માત્ર સાંભળવું પણ ક્યારેય ભણવું નહીં હે નૃપોત્તમ આ પુરાણમાં શ્રૌત અને સ્માર્ત ધર્મને વર્ણવ્યો છે તેથી બ્રાહ્મણની હાજરી સિવાય શુદ્રે ક્યારેય સાંભળવું પણ નહીં હે રાજવર્ય દેવતાની મૂર્તિને તથા બ્રાહ્મણોને આગળ કરીને અન્ય હે રાજવર્ય દેવતાની મૂર્તિને તથા બ્રાહ્મણોને આગળ કરીને અન્ય દ્વિજોએ અને શુદ્રોએ પુરાણને માત્ર સાંભળવું જ વાલ્મીકી ઋષિ વિરચિત રામાયણમાં કહ્યું છે કે પઠન દ્વિજો વાગૃષભવત વાગૃષભત્વમીયાત વાગવૃષભદ વાગવૃષભદ વૃષભત્વમીયાત વાગવૃષભત્વમીયાત સત્ક્ષત્રિયો ભૂમિપતિત્વમીયાત વણિર વણિકજન પુણ્યફલત્વમીયાત શૃણવંશ્ચ શુદ્રોપી મહત્વમીયાત આને ભણનાર બ્રાહ્મણ શ્રેષ્ઠ વક્તા વિદ્વાન થાય છે જો પવિત્ર ક્ષત્રિય ભણે તો રાજા બને છે વણિકજન એટલે કે વૈશ્ય ભણે તો પુણ્યના ફળને સમૃદ્ધિને પામે છે અને શ્રવણ કરનાર શુદ્ર પણ સુખની મહત્તાને પામે છે ભગવદ્ ભક્ત કવિઓએ લોકભાષામાં રચેલા ગ્રંથોનો પાઠ શુદ્રોએ કરવો તથા આધુનિક કવિઓએ સંક્ષ સંસ્કૃત ભાષામાં શ્રી કૃષ્ણ ભગવાનના સ્તોત્ર આદિ જે રચેલા પદ્ય હોય તેનો પાઠ કરવો પ્રાકૃત ભાષા લોકભાષામાં રચાયેલા ભગવાન સંબંધી સદગ્રંથોનો પાઠ કરવાથી વાંચવાથી શૂદ્રોને પાઠનું ફળ ઓછું મળે એવી શંકા ન કરવી પૌરાણેહી રપી ઋષિઓએ રચેલા અને પ્રાકૃત ગ્રંથોએ રચેલા અને પ્રાકૃત ભક્તોએ રચેલા સ્તોત્રોથી સ્તુતિ કરવી આવું ભાગવતનું વાક્ય આગળ કહેવાઈ ગયું છે તેનાથી એ નિશ્ચિત થાય છે કે લોકભાષામાં રચાયેલા ગ્રંથોને પૌરાણિક સ્તોત્રોને તુલ્ય ગણ્યા છે તેથી જ પૌરાણિક સ્તોત્રોનો પાઠ કરવાથી જે ફળ થાય તે ફળ પ્રાકૃત ભાષાના સ્તોત્રો પાઠથી પણ મળે જ છે ગૌડ પંડિતો તો પૌરાણિક મંત્ર અને સ્તોત્રોનો પાઠ કરવાથી સ્તોત્રોનો પાઠ કરવાની શૂદ્રોને પણ છૂટ આપે છે તેમાં તો તેમનો શિષ્ટાચાર જ પ્રમાણરૂપ છે શાસ્ત્રનું પ્રમાણ મળતું નથી એટલે પ્રાકૃત સ્તોત્રો હોય પ્રાકૃત કીર્તનો એ બધા વેદ મંત્રો તુલ્ય છે મહારાજે વતના વ્રતમાં કીધું છે કે ધામમાં જેમ વેદો સ્તુતિ કરે છે એમ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો હોતે બોલાય છે અક્ષરધામમાં એટલે જે વેદની સ્તુતિ કરવાથી જે ફાયદો મળે પુરુષ સૂક્તનું ઓલું કરવાથી ફાયદો મળે એવું વિશુદ્ધ ભગવાનનું નિરૂપણ હોય તો પ્રાકૃત સૂત્રથી હોતી ફાયદો મળે જોડકણા હોય તો ન મળે બ્રહ્માનંદ સ્વામીને એને જે નિર્ણય કીર્તનોની બનાવ્યા છે એમાં બીજું કાંઈ ન આવે એમાં જોડકણા ન આવે એમાં ભાવ વાહિતા આવે અને ભાવથી ભગવાનનું નિરૂપણ કર્યું હોય એટલે પુરુષ સુક્તથી જે ફળ થાય એ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના કીર્તનોથી ફળ થાય બેનું વર્ણન આવે છે ભગવાનના ધામમાં ભગવાન બિરાજે છે તો વેદો મૂર્તિમાન સ્તુતિ કરે છે ને વેદો મૂર્તિમાન સ્તુતિ કરે છે એવું વર્ણન શાસ્ત્રમાં આવે છે મહારાજે એમ હતું કીધું કે ત્યાં ભગવાનના ધામમાં બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગાવાતા હતા અમે હવે તે ભેળા મહિને ગાવા એટલે એનો અર્થ એવો થયો કે ભગવાનના <coughs> નિરૂપણ કરનારા પવિત્ર કીર્તનો હોય તો એ ઓલા કરતા જરાય ઓછા નથી પણ એવો મહિમા બહુ સમજાવવો મુશ્કેલ છે સ્વામીને કીર્તન બહુ વાલા હતા દરરોજ કેટલા કીર્તનો બોલીને પોતે હુતા અને કીર્તન કીર્તનાવલી આખી કંઠસ્થ હતી એટલે એટલો બધો મહિમા છે ત્યારે થઈ થયું હશે નહીં તો ક્યાં થઈ એટલે કીર્તનોથી ઓછું ફળ થાય અને સંસ્કૃત સ્તોત્રથી વધારે ફળ થાય એવું નહીં કીર્તનો મહારાજના પ્યોર મહારાજના હોવા જોઈએ જોડકણાનો હોવા જોઈએ આધુનિક કીર્તન એ ભાવવાહી હોવા જોઈએ ભાવનું નિરૂપણ કરનારા હોય તો એ કીર્તનો ઓલા સ્તોત્રો કરતા જેવા વૈદિક સ્તોત્રો જેવા જ કહેવાય ઉલટા સામાન્ય માણસને એ વધારે અનુકૂળ આવે કારણ કે અર્થો સમજાય ને અર્થ સહિત સ્તુતિ કરવી એવું આગળ આવી ગયું હતું ને કે સ્તુતિ કરવામાં અર્થાનુસંધાન અર્થનું પણ છે શા માટે શેના આધારે તમે એવું કહી શકો શેના આધારે કહી એવું આવ્યું હતું તે દીમાં કથામાં આવ્યું હતું અર્થનું પ્રધાન પણ હાજે સ્તુતિ કરો છો કે ગમે ત્યારે સ્તુતિ કરો એમાં અર્થનું પ્રધાન પણ છે એમને આમાં જ આવ્યું હતું એમ શેના આધારે તમે કહી શકો શેના આધારે જે ભણેલા હોય એને સ્તોત્રનો પાઠ કરવો અને ન ભણેલા હોય એણે એને શું કરવું મૂંગું ઉભું રહેવું પ્રાકૃત ખાંભાની ઘોડે ન ભણેલા હોય એને બીજું કરવાનું હોય એને મંત્રનો જપ કરવો એવું શિક્ષા પત્રમાં આગળ આવ્યું હતું કે એને મંત્રનો જપ કરવો એમ શું કરવા કીધું મહારાજે એને અર્થાનુસંધાન ન રહે એટલે મંત્રનો જપ કરવો એ અર્થ સહિત કરવો મંત્રનો અર્થાનુસંધાન તો રે એટલું તો અભણ હોય તો એમ એટલે એણે મંત્રનો જપ કરવો અને જે ભણેલા હોય એણે સ્તોત્રનો પાઠ કરવો એટલે ભણેલા એ સ્તોત્રનો પાઠ કરવો એટલે એનાથી એવું હતું કહેવાય ગયું કે કાંઈક જે કાંઈ સ્તોત્રનો પાઠ થાય એ અર્થાનુસંધાન સહિત કરવો કીર્તન બોલે તોય અર્થાનુસંધાન સહિત કરવો એટલે તોય એનું ફળ થાય એટલે જોડકણામ ન થાય જોડકણામાં કાંઈ બહુ હોય નહીં અર્થાનુસંધાન ખાલી શબ્દો જ મેળવા હોય અર્થાનુસંધાન ન હોય કે ભાઈ ભગવાન ધામમાં કેમ છે અને આમ હું શાસ્ત્રમાં એને કેમ કીધા છે એવું અર્થાનુસંધાન ન હોય અર્થાનુસંધાન ન હોય એટલે એનું ફળ ન હોય અને આ કીર્તનોમાં તો અર્થાનુસંધાન હોય જોઈ એ તેજ અલૌકિક અંગનું થયા ઝાંખા સૂરજ ચંદ ભલે મહારાજની સ્તુતિ કરતા હોય પણ કોટી તમસા પરસ્તા વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસા પરસ્તાત એમાં તો આદિત્ય વર્ણવાળા જ કીધા એના કીર્તનમાં તો એવું કીધું કે આદિત્ય અને સૂર્ય ચંદ્ર ઝાંખા થઈ જાય એવા કીધા એટલે એ કીર્તનો વેદની સ્તુતિઓને ટક્કર મારી દેવા કીર્તનો છે એટલે એ કીર્તનોનું અર્થાનુસંધાન છે જો પાઠ કરે તો વેદના સ્તોત્રોનું પાઠ કરે એવું જ એનું ફળ થાય એવું મારે આવું ભાગ તેનાથી એ નિશ્ચિત થાય છે કે લોકભાષામાં રચાયેલા ગ્રંથોને પૌરાણિક સ્તોત્રોને તુલ્ય ગણ્યા છે તેથી જ પૌરાણિક સ્તોત્રોનો પાઠ કરવાથી જે ફળ થાય તે ફળ પ્રાકૃત ભાષાના સ્તોત્રો પાઠથી પણ મળે જ છે ગૌડ પંડિતો પૌરાણિક મંત્ર અને સ્તોત્રોનો પાઠ કરવાની શૂદ્રોને પણ છૂટ આપે છે તેમાં તો તેમનો શિષ્ટાચાર જ પ્રમાણરૂપ છે શાસ્ત્રનું પ્રમાણ મળતું નથી શ્લોક નંબર નાઇન્ટી સેવન તત્રાચાર વ્યવહૃતિ નિષ્કૃતાનાં ચ નિર્ણયે ગ્રાયામિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય તો સ્મૃતિ અને તે આઠ સત્શાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું તે આઠ આઠ સત્શાસ્ત્રોમાં નિત્ય નૈમિતિક સદાચાર રૂપ આચાર ઋણદાન કરજની ચૂકવણી આદિ વ્યવહાર અને જાણે અજાણે થયેલા કાયિક આદિ પાપોની શુદ્ધિ માટે કરાતું પ્રાયશ્ચિત તેમાં અનેક વાક્યોથી સંચય સંશય થાય ત્યારે તેને ટાળીને તેનો નિશ્ચય કરવો હોય ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ધર્મસંહિતાને લેવી બીજા કરતાં વધારે પ્રમાણ લેવું બીજી કે એમાં કન્ફ્યુઝન થતું હોય તો આનાથી ક્લિયર કરવું અને તે પણ પંડિત વિજ્ઞાનેશ્વરે કહેલી મિતાક્ષરા નામની ટીકાએ સહિત જ લેવી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કેવળ મૂળ જ અથવા બીજી ટીકાવાળી હોય તે ન લેવી કેવળ મૂળનો આધાર નહીં રાખવાનો વિજ્ઞાનેશ્વરે કરેલી ટીકા મિતાક્ષરા એનો જ આધાર રાખો કારણ કે મૂળમાં સંદિગ્ધ અર્થો બરાબર ક્લિયર અર્થો કાઢી ન શકે ટીકામાં ક્લિયર અર્થો કાઢ્યા હોય સંદિગ્ધ અર્થો એમાં હું સમજે એ શું ખબર પડે આપણે કથા કરી તો એમાં હું સમજો એને શું ખબર પડે ક્યારેક જો બોલી જાય તો ખબર પડે પંદર દિન કથાની અટાણ બોલાય કથાનો અર્થ ક્યારેક બોલી જાય અંગમાં મળતું આવે એમ કરવું એમ એવું ક્યાંક બોલી ગયા હોય તઈ ખબર પડે કે તો આ આ સમજી ગયા હતા આવું તેમાં પણ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આમ લખ્યું હોવાથી તે વિષયમાં જ તેનું પ્રામાણ્ય લેવું પણ અધ્યાત્મ વિષય પ્રકરણમાં અર્થાત આત્મ પરમાત્મા વિષય નિર્ણયમાં પ્રામાણ્ય ન લેવું તેમાં મહારાજની રુચિ તેમણે કરેલા નિર્ણયમાં નથી એમ જાણવું અને આચારાદિમાં પણ જે વાક્ય કે સિદ્ધાંત પોતાના સંપ્રદાયને અનુસરતા ન હોય તે તજી દેવા મિતાક્ષરા શબ્દ પંકજ આદિની જેમ યોગરૂઢ છે મિતાક્ષરા શબ્દનો અર્થ થોડા અક્ષરોવાળી આવો કરીને ગ્રંથ નાનો હોવાથી સંપૂર્ણ જ્ઞાન આપી ન શકે આવી શંકા ન કરવી મિતાક્ષરા શબ્દમાં મિત શબ્દનો અર્થ મિતાક્ષરા એટલે નાન થોડા અક્ષરવાળી છે એવું નથી બહુ મોટી ટીકા છે એનું નામ મિતાક્ષર મિતાક્ષરા એટલે માપે જેવું જેટલું જોઈએ એટલા અક્ષરો એમાં છે એવું છે મિતાક્ષરા શબ્દમાં મિત શબ્દનો અર્થ જેટલી જરૂર હોય તેટલા અર્થનું પ્રતિપાદન કરનાર એવો થાય છે અને કલેવરની દ્રષ્ટિએ તો બાર હજાર જેટલા શ્લોકનો ગ્રંથ છે અને સમગ્ર ધર્મશાસ્ત્રોના અર્થનો તેમાં સંગ્રહ કર્યો છે તે તો તે ગ્રંથમાં જ કહ્યું છે કે આ પ્રમાણે મેં યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની મિતાક્ષરા વિવૃત્તિ ટીકા રચી છે તે જરૂર પૂરતા અર્થનું પ્રતિપાદન કરનારી હોવા છતાં પુષ્કળ શાસ્ત્રાર્થોથી ભરપૂર છે તેથી આ મિતાક્ષરા કોણ એવો વિદ્વાન છે કે જેના કાનમાં અમૃતનું સિંચન ન કરતી હોય ભલે આ ટીકાનું નામ મિતાક્ષરા છે છતાં પણ મેં પ્રસન્ન ગંભીર અને વિસ્તૃત અર્થને દર્શાવનારી અને અલ્પ જેવી દેખાતી વાણીથી આ વિવૃત આ વિવૃત્તિ ટીકા રચી છે શ્લોક નંબર નાઇન્ટી એઇટ શ્રીમદ્ભાગવતસ્યેષુ સ્કંધો દશમ પંચમો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધયે અને વળી એ આઠ સત્શાસ્ત્રોને વિશે જે શ્રીમદ ભાગવત તેના દશમ અને પંચમ નામે જે બે સ્કંધ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા તે આઠ સત્શાસ્ત્રોમાં જે શ્રીમદ ભાગવત નામે પુરાણ છે તેના બાર સ્કંધોમાં બે સ્કંધ ખભા અથવા મજબૂત શાખા જેવા દશમ સ્કંધ અને પંચમ સ્કંધ છે અહીં સ્કંધ શબ્દથી શ્રીમદ ભાગવતનું કલ્પવૃક્ષ રૂપક સૂચવ્યું છે તેને શ્રી કૃષ્ણ ભગવાન સ્કંદ ઉપરથી કલ્પવૃક્ષ કેમ થાય સ્કંદ ઉપરથી એને કલ્પવૃક્ષનું રૂપક સૂચવ્યું છે તો સ્કંધ ઉપરથી કેવી રીતે થાય ભાર વહન કરે કલ્પવૃક્ષ ભાર ઉપાડે એ ધારેલી ઈચ્છા પૂરી કરે એ ધારેલી ઈચ્છા પૂરી કરે છે ધારેલી ઈચ્છા તો એમાં સ્કંદ નું શું આવ્યું એ ફરીથી વાંચો તો શિક્ષાપત્રી હોતે વાંચો ઓલી સંસ્કૃતમાં હોતે તમે વિશ્વમંગલ સાહેબ એ વાંચો આ સ્વામીજી એ વાંચો શું આવ્યું તમે વતે સદગુણ સ્વામી આ બધા કંઈ કંઈ નહીં કે ધડાકો તમારે કરવાનો છે એ કંઈ કહી એકવાર નથી એક કઈ જોજો વાંચો તમે એમ નજર કરો હાલો કયો તે આઠ સત્શાસ્ત્રોમાં જે શ્રીમદ ભાગવત નામે પુરાણ છે તેના બાર સ્કંધોમાં બે સ્કંધ ખભા અથવા મજબૂત શાખા જેવા દશમ સ્કંધ અને પંચમ સ્કંધ છે અહીં સ્કંધ શબ્દથી શ્રીમદ ભાગવતનું કલ્પવૃક્ષ રૂપક સૂચવ્યું છે લ્યો એટલું જ આપણે એ વાક્ય જેવું છે ભાઈ સ્વામીજી શું કે હાલો થવા દો હે વિશ્વ મંગલ સ્વામીજી સદગુણ સ્વામીને કઈ હુજ્યું ધડાકો કે કઈ <laughs> હું ભાઈ સ્વામીજી કયો તોય તો ન આવ્યું કહી દઉં સ્કંદ ઉપરથી કલ્પવૃક્ષ કીધું છે આમાં સ્કંદ શબ્દ મૂક્યો છે એટલે એને ભાગવતને કલ્પવૃક્ષની ઉપમા આપી છે તો સ્કંદ શબ્દથી કલ્પવૃક્ષની શું કરવાનું લીમડાને કેમ ન આપી કે બીજી કાંઈ કેમ ન આપી કંદનો અર્થ ડાળી થાય એટલા માટે ડાળી હોય તો ઝાડવાની ઉપમા અપાય ને કંદનો અર્થ બીજો શું થાય ખભો હા બરોબર એટલે તો એમ કીધું ને મજબૂત ખંભા છે ભાઈ એટલે માણસની ઉપમા આપી એટલે માણસની એટલે મૂર્તિમાન ભગવાનની ઉપમા આપી ભગવાનની મૂર્તિ છે ને ભાગવત એટલે સ્કંદ શબ્દથી ભગવાનની ઉપમા હોતે આપી અને સ્કંદ શબ્દથી કલ્પવૃક્ષની કલ્પવૃક્ષની શું કરવા આપી સ્કંદ એટલે ડાળી એમ ડાળી એટલે સામાન્ય વૃક્ષની થોડી હોય ભાગવત છે એમાં ડાળ્યું છે એમ બાર સ્કંદ છે એટલે બાર ડાળ્યું છે તો એ કયા વૃક્ષની ડાળ્યું છે કલ્પ વૃક્ષની એમ એટલે સ્કંદ શબ્દના અર્થ ઉપરથી કલ્પવૃક્ષની ઉપમા આપી અહીં સ્કંદ શબ્દથી શ્રીમદ ભાગવતનું કલ્પવૃક્ષ રૂપક સૂચવ્યું છે તેને શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપના મહિમાને સમજવા માટે સર્વ ગ્રંથો કરતાં અર્થાત શ્રુતિઓ કરતાં પણ અધિકપણે માનવા શ્રુતિઓ કરતાં પણ વધારે માનવા એટલે મહારાજે કીધું છે ખરેખર તો શ્રુતિઓમાં જ સર્વ કરતાં વધારે આનંદદા આનંદાદિક બ્રહ્મના ગુણો તથા સત્યમ જ્ઞાનમ અનંતમ આદિ ગુણોનું વર્ણન કરાયું છે વધારે તો શું કહેવું પણ તેમાં બ્રહ્મનું સ્વરૂપથી અને ગુણે કરીને અનવધિકાતિશયપણું તેમજ સકલ કલ્યાણગુણ પરિપૂર્ણપણું પ્રતિપાદન થયું છે તો પણ સર્વથી અતિ ઉત્કૃષ્ટ આશ્રયત્વ ઉપયોગી મહતો મંદેહી સહ નૈરંધ્રેણ સકલ સંશ્લેષણ રૂપો સંશ્લેષ રૂપો યહ સૌશીલ્ય ગુણ મંદ અને અતિ અજ્ઞાની જીવોની સાથે અતિ મહાન પરમાત્મા બિલકુલ અંતરાય રાખ્યા વિના જીવો સાથે પ્રેમ સંબંધ કેટ કેળવે તે રૂપ સૌશીલ્ય સુશીલતા તે જીવને આશ્રય કરવામાં અતિ ઉપયોગી છે તેવા આનંદાદી ઉપયોગી થતા નથી તે ગુણ તો ભાગવત દશમ સ્કંધમાં જ પ્રકાશ થાય છે શ્રુતિમાં નહીં માટે દશમનું દશમનું મહિમા બોધન તેમાં અતિ ઉપકારકતા છે તેવી શ્રુતિ કરતાં પણ મહિમા બોધન વધારે કરનારા છે અને તેમજ પંચમમાં સમજી લેવું હું આવ્યું હું સમજી લેવું કયો હું આવ્યું એમાં તમને હું સમજાણું ભાઈ પછી બાકી છે સમજવાનું કે સમજાય ગયું એ તો આગળ શરૂઆત કરી એમણે તો આપણે પૂછ્યું તો શરૂઆત કરી તમને હું ભાઈ સદગુણ સ્વામી કે આજ કંઈ સમજાતું નથી પ્રેમ મહારાજ યાદ આવી ગયા છે હું સમજાણું તમને હકીકતમાં તો શ્રુતિઓમાં ભગવાન આનંદાદી ગુણોનું વધારે વર્ણન કરેલું છે પણ અને ભાગવતમાં એમાં ભગવાનનું વર્ણન કરેલું છે પણ એ ઓલા સીધા ગુણો છે એકદમ શ્રુતિઓમાં હોતે છે ને એમાં હોતે છે ભાગવતમાં આનંદાદી વર્ણન તો છે જ સામાન્ય જીવોને સીધું સરળ પડી જાય એટલે તરત એનો આશ્રય કરી શકે એવું સરળ છે ભાગવત બોલા શું આવ્યું ભાગવતમાં આશ્રય ઉપયોગી એને ઓલે પણ સ્વરૂપના ગુણ વર્ણન કયો આશ્રય ઉપયોગી ગુણ વર્ણન કર્યો હું તમે શું સમજ્યા વાતો કરે છે તો આશ્રય ઉપયોગી કયો ગુણ એમાં છે ભાગવતમાં સૌશેલ્ય કયો ગુણ છે કયો ગુણ સૌશીલ્ય સૌશિલ્ય કેવું કરે બહુ મોટા હોય તો એ નાના ને યાર એકદમ એની જવાથી ને એની અરે હળી મળે એની અરે હળી મળે સૌશીલ્ય કોને કહેવાય તમારે ભગત ની અરે જોડ જામે કે હું તને છું ધોર થાય ક્યાં હું સીએ અને ક્યાં એ લબડ દબડ એસએસી હે એમ તમે બહુ મોટી ડિગ્રી લ્યો તો પછી નાના ને જોડ જામે કે શું થાય હે જામે આસામીને અરે જામે એને એ તો વિસમગલ સાબિત તમને તમે બહુ હાઈ ક્વોલિટીનું ગુણ શીખી ગયા હો તો પછી ભાઈ સદગુણ સામે આરે જામે કે ઊંચાને શું દોહરો થાય હે ઊંચાને શું દોહરું થાય એમને તો થાય છે દોહરું ઊંચાને તમારે હરકો દોહરો થઈ જાય હે શ્રી કૃષ્ણ ભગવાનને ઊંચાને શું દોહરો થતું તો નહીં હે એને ધોરો થતો હતો હું જાણે છું નહીં શું કીધું આમાં કા મહતો મંદૈહી સહ નૈરેન્દ્રેણ સંશ્લેષ સૌશીલ્યમ એમ પોતાને બહુ હાઈ ક્વોલિટી માનવા મળે તો તો મહત્વ મંદેહી ન થાય એમ તમારે કેમ થાય ધોર ઊંચા નીચું રહે કે નથી રહેતું કઈ તમારે બીજાને ધોરા ઊંચા રહેતા છે હે તમને દોહરું કેમ રહે એને કહેવાય સૌશીલ્ય સૌશીલ્ય કોને કહેવાય પોતે બહુ મોટા હોય તોય ગુણે કરીને નાના હોય એની અરે બહુ જામે તે શ્રી કૃષ્ણ ભગવાન જામતું શું હોય છે શું જામતું હોય છે સદગુણ સાહેબ તમે તો ભાગવતની કથા કરવા માંડ્યા હતા ને હે ભગવાનને શું જામે શું જામે ભાઈ ભગવાનને વિદુરજીના ઘરે ભાજી જમી ભાજીમાં જાવે ભાજી તો આપણે જાવે બીજાને ક્યાં જાવે એ કારેલા હોય તો વધારે જામે શ્રી કૃષ્ણ ભગવાન દરરોજ ભાજી ખાતા ખાઈએ કઈ દરરોજ ભાજી દરરોજ ભાજી તો કોક જ વેરલા ખાઈએ હું હું જાણતો હું તમે શું કહો ભાજીનું એક એક ભાજીનું જામ્યું પછી બીજું તમારે શું કહો તો ये सहन कर ले तो ये जायमू થોડું કહેવાય હે એ તો ક્ષમા ગુણ આવ્યો ને તો જામમાંનો ક્યાં આવ્યો જામમાં આવ્યો તમારે શું શું ગણતરી થઈ છે જામમાં કયો ગુણ આવ્યો એવું ક્યાંક બોલું ઓલા નથી કે ઓલા હાસ્ય કલાકારો કે એમ કે આ કયો ગુણ પ્રગટ થયો હે બધી લીલા કરી મનુષ્ય જેવા ક્યાં ઓલું કેને કેવાય એમ સૌશીલ્ય કોને કેવાય એમ મનુષ્ય જેવા થયા એ મનુષ્ય જેવા થયા એ બધાની બધાને યારે મંદ સામાન્ય જીવન યારે પણ એટલે એમ ભગવાનને જામતું શું હશે એમ ક્યાંક હેતુ હોય ને સામે તમારે કોની યારે જામે કે કોઈની યારે જામતું જ નથી બધાને તો હાવ ખોટું બધાને ક્યાં જાણે બહુ થાય તો ભાઈ આપણે ભાઈ તીરથ સ્વામીને યારે જાણતું હોય કે કોની યારે જાણે કે ભગતની યારે જાણે બે ને તમારે કોને યારે જાણે ઓલા મારા જાણે એની યારે તો અટી કાટી થાય ને એની યારે જામતું જ નથી ને પેલા એટલે જામે તો કંઈક હેતુ હોય કે એમને જામે જો કંઈ હેતુ ન હોય તો બધાને જામી જાય કે ન જામે કે જામવામાં કંઈ કારણ જ ન હોય તો તો જ્યાં ત્યાં બધી જામી જાય ને જ્યાં પડ્યું ને જામે પણ હેતુ હોય તો પડે ને ન જામે અને સેટે જઈને જામે એમ થાય જ્યાં પડ્યા હોય ત્યાં ન જામે ને અને ક્યાં ઠેઠ જામે અહીંથી ભાઈ તો ગુજરાત માટે જામે આ એનો જામે એ તો પંદરસો ગાવ જઈને જામે ત્યાં એ પડ્યું હોય તો ત્યાં તો આમને ઓલું ઉખળ માળો નથી એમ એટલે ભગવાનને શું જામતું છે પૂછવા જવું જોઈએ આપણે ન્યા જાય તે રાધારમણ દેવને પૂછજો તમને શું જામ્યું એ જ છે ને એટલે પૂછવું જોઈએ વાંચેલું એ જ બીજું એને અતિ દયા છે એની ઉપર કે આ જીવનું કલ્યાણ થાય તો ભગવાનને બહુ ગમે એવું એને જાણે નાના માણસમાં પણ પોતાનો સ્વાર્થ રાખે મંદમાં મંદ હોય તો એમાં એનો ભગવાનનો સ્વાર્થ પોતે માયનો છે ને પોતાને તો કાંઈ નથી તો પણ એમાં એને સ્વાર્થ માન્યો કે આ જીવનું જો કલ્યાણ થાય તો મારું કામ થાય એનું કામ શું થાય હા એ કલ્યાણ કરવા આવ્યા છે તો એનું કામ છે તો આ જીવનું કલ્યાણ થઈ જાય તો એનું મારું કામ થઈ ગયું તો ભગવાન કોનું કામ માને છે ઓલા જીવનું પોતાનું તહીં તો ઓલો સૌશીલ્ય રે કે એમ એમને એનું કામ માને તો કોઈ સૌશીલ્ય રે પોતાનું કામ થતું હોય તો જ માણસ એની યાર મેચિંગ કરે નહીં તો ક્યાંથી મેચિંગ કરે તમે કોની યાર મેચિંગ કરો તમારું કામ થતું હોય બીજાનું કામ થતું હોય તો તમારો કોઈક બધા લાભ લઈ લેતા હોય તો તો તો એટલે કોણી ગાયને ગોળે વટકે મને બધા દોઈ લે છે મારું કામ કોઈ કરતું જ નથી અમારો બધા લાભ લે છે એટલે કવડી ગાય એમ જ કે મને નીણ કોઈ નાખતું નથી અને ટાઈમે દો આવે છે હું છે એમ દો હતો આપણે તો તમારે શેના આધાર જામે પ્રેક્ટિકલ જ કરીએ ઓલી કલ્પનાની વાતો કરીએ એમાં શું મજા ન આવે હે તમને શેના આધારે જામે વિશ્વમંગલ સ્વામી કોકને જામતું એને પૂછાય ન જામતું એને ક્યાંથી પૂછે તમને કઈ શેના આધારે કઈ જામે આપણે જેવા હોય એમાં એના આધારે જામે આપણે જેવા હોય તો જામે કે તમારે જેવા ન હોય એની હારે જામે તમને હે હા એની હારે આધાર જામે આપણને કે ક્યાંક એમાં મળી જતું હોય આપણે આપણા જેવું અને કાંઈ એના જેવું આપણા મળી જતું હોય તો જ એને જામે ભગવાનને જીવને તો કાંઈ મળી જ જાય નહીં એકે અને તોય ભગવાનને જમાડે એટલે તો એને બહુ મોટો ગુણ કીધો ને બહુ મોટો ગુણ કીધો અને આપણે શેના આધારે જામે એમાં આપણે કંઈક બહુ સામ્ય હોય એમ એટલે તો કંઈક જામે નહીં તો જામે જ નહીં સારું રાખશું સહજાન સ્વામી મહારાજ